વૈજ્ઞાનિક વિતરાગ સભામાં અભિપ્રાય હોય તો એ બંને સાથે હોય એ વિરોધાભાસ વિતરાગ સ્વભાવનો અભિપ્રાય સાથે હોય વિરોધાભાસ હવે એવું બને કે અભિપ્રાય શબ્દ તરીકે નીકળ્યો તમે તમે કહો કે સભા સ્વભાવ પણ અંદર તમને એ હોય એ તે ચારિત્ર મોહ કહેવાય અંદર તમને ના હોય નવો આ કદમ ના હોય આ અભિપ્રાય નહીં આપવો એવું એક બાજુ મત હોય તમારો મૂળ મત અને અભિપ્રાય આપો એ પૂર્વ પરિણામ છે ઇફેક્ટ છે એવું બને એવું બને ખબર ને પણ આપણે સમજી લેવું કે આ આ મારી ઇફેક્ટ છે અને હું મારો ઈચ્છા નથી આ નથી રહેવાનું આ તો પોતાની ભૂલથી પૂર્વે ચાર્જ કરેલ પામેલા અને આ રૂપકમાં આવેલા ઇફેક્ટિવ પરમાણુનું ચુંબકીય આકર્ષણ છે તે તું નથી અને ખરેખર ચુંબકીય આકર્ષણ છે જો એક માણસને પૂછ્યું કે મારે નથી ખેંચાવું તો ખેંચે કેમ જવાય છે પરમાણુ એવા લાયો છું તે પરમાણુ તને પરમાણુ ખેંચે જે પરમાણુ ગોળ હોય તે એ ખેંચતા અને ઓછું ગોળ હોય તે ખેંચાય એનાથી પરમાણુ થી ખેંચાય ચાલે છે તારે હું કે હું જયો અરે તું શું વગર ગાય ની વાતરીની આટલા બધા ટોળામાં કે મારે ફરી કાઢે છે કઈ ઓળખે છે નહીં પરમાણુ જ નહીં કોઈ કોઈની માં તારી સ્વરૂપ જાગૃતિ છે તો તું ખેંચાય જ નહીં અજાગૃતિ તું ખેંચાયો તો તું ફસાયો જ છે તું ખેંચાયો નથી તો પણ તો ફસાયો નથી તું સ્વરૂપ છે તો છૂટો જ છે આ તો મિત્ર ચેતન છે અરે ઉદ્વિગ્નકારી છે મોક્ષે જતા પણ અટકાવશે માટે સ્વરૂપમાં રહેજે સ્વસ્વરૂપની બહાર જે છે તે બધા વિષયો છે બધા સબ્જેક્ટ નો મૂકી લીધા વિષયો શું છે તું સૂક્ષ્મ છું સ્વરૂપમાં પ્રવર્તે તે તો વિષય તું ભિન્ન જ છે વિષયો તું જાણનાર છે તને વિષયો જાણતા નથી નામધારી વિકલ્પોને જોનારો એને યથાર્થપણે જાણનારો તું નિર્વિકલ્પી છું નામધારી વિકલ્પોને જોનારો નામધારીના વિકલ્પોને જોનારો એને યથાર્થપણે જાણનારો તું નિર્વિકલ્પિત છું સ્વભાવ તે જ બ્રહ્મચર્ય મોટા મોટું બ્રહ્મચર્ય એ સ્વમાં પણ શબ્દો ઘટ છે પણ સ્વસ્વરૂપ ચૈતન્ય ને સ્પર્શીને આવે છે ત્યારે સરસ્વતીનું મૂર્ત મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે આ મૂર્ત તે અમૂર્તનું રિલેટિવ પ્રકટકરણ છે જ્ઞાની પુરુષ દાદા ભગવાન એટલે મૂર્તા મૂર્ત સ્વરૂપ ક્યારેય જોવા ન મળે તે આ કાળમાં મળ્યું આ પણ વ્યવસ્થિત કમાલ છે ને અને તે વ્યવસ્થિત આવે જ છે નાશ જબરદસ્ત છે આ સપ્તક ફૂલ કેટલું બધું કહેવાય બાકી લોકો ભેગા રહેતા હતા ના પ્રકાશ તો પ્રકાશ ના પ્રકાશ તો પ્રગટ જ છે આવરણ થી આવરણો છે અજ્ઞાન ને અજ્ઞાન જાણનાર પ્રજ્ઞા પ્રકાશ છે આ આવરણ છે તે જ્ઞાન જાણે છે તું કર્મથી બંધાયો નથી સ્વસ્વરૂપતા અજ્ઞાનથી બંધાયો છે કર્મથી બંધાયો નથી કર્મથી બંધાયો એનો ચેડો ચીજ જશે અજ્ઞાનથી બંધાયો છે કાઢવા ફરી પણ કર્મથી બંધાયો જાણે છે એટલે પછી કાઢવા ફરતો નથી હવે તો દાદાની કૃપાથી મુક્ત થયો છે મુક્ત પુરુષ બીજાને મુક્તિ આપે છે કે આ તો નિયમ જ છે કર્મ જડ છે તું ચેતન છે જડ છે ક્યાંથી બધે રિલેટિવ સ્વરૂપે તું સચળ છે રિયલમાં તું અચળ જ છે આખું જ જાણવાનું છે સચળ ને અચળ કરવાનો નથી અને થાય પણ ક્યાંથી સચળ જે મૂળે મૂળે સચળ છે સ્વભાવની બહાર કોઈ કાયમ થઈ શકે જ નહીં પછી ડખો ડખલ છે નહીં રિલેટિવ ભાવ ટેમ્પરેજ છે વિશેષ ભાવે છે વિનાશી છે સ્વભાવમાં તો જેમ છે તેમ જ છે તું વસ્તુ સ્વરૂપી છે તત્વ સ્વરૂપી છે દરેક તત્વ સ્વભાવથી પોતપોતાના ધર્મે કરીને ગુણ ધર્મો કરીને અવસ્થાએ કરીને શુદ્ધ જ છે સર્વાંગ શુદ્ધ છે એકબીજાથી ભિન્નપણે વર્તે છે આરોપ પણ ચાલિત્ય ભાવ ની ભ્રાંતિથી છે જે હવે દાદા કૃપાથી નાશ પામેલ છે માટે હવે તું મુક્ત છે નિરે શુદ્ધ અવસ્થાને જારી જ્ઞાતા પર સ્વસવેરે ભજનાર તું પરિપૂર્ણ છે એબ્સોલ્યુટ જ્ઞાન સ્વરૂપી છે આ પોતાનું સ્વરૂપ છે બોલે પોતે જ બોલી રહ્યો છે જેનાથી મોટે મોટે કરવું પડે જેનાથી મુક્ત રતનજી તો ઓળખ નામ એક નવ ત્યાસી મહાત્મા બાબુભાઈ વકીલ ને ત્યાં બરોડા સાંજે બહુ છે એમને આત્મા વિશે જાણવાની જિજ્ઞાસા એમને ખૂબ છે મનને શાંતિ માટે મનને શાંતિ બીજો સાધન આપવું અને પ્રભુની બોલો બોલો અને પ્રભુના દર્શન પ્રભુના દર્શન પ્રભુના દર્શન કરવા છે હા પ્રભુના દર્શન કરવા પછી વધારે જરૂર નથી ને પછી વધારે જરૂર નથી આત્મજ્ઞાન બુદ્ધિ મુક્તિ ઓહો સાહેબ થી મુક્તિ જોઈએ આ સંસારે શું કરવું ના એ મુક્તિ માટે બધું ફરવાનું જે કઈ તમારે વાતચીત કરવી હોય એને ખુલાસો ચાલી રહ્યા છે પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યા છો શું કોનું પ્લાનિંગ છે પ્લાનિંગનું એવું કે આધ્યાત્મિક જોવા માટે એકાંતની અંદર પોતે મનન કરવું આધ્યાત્મિકમાં જવા માટે એકાંતમાં મનન કરવું આધ્યાત્મિકમાં જવા માટે એકાંતમાં મનન કરવું કરવાની કરવાનો પ્રયત્ન કરે છે પ્રભુનું સ્મરણ પ્રભુનું સ્મરણ ઓછા ઓળખ્યા વગરના અમારા એમના જે ગુરુ છે ને તે માધવાનંદ સંપ્રદાયના છે માધવાનંદ તે પેલા સચ્ચિદાનંદ માધવાનંદ ખરા ને એ એમનો ગુરુ છે એટલે એમને જે કઈક મંત્ર મંત્ર આપ્યો હોય તેનું રટણ કર્યા કરે છે ગુરુ હોય તો સારું પણ એથી અમને સંતોષ નથી દાદા સંતોષ ના થાય તો બીજી દવા બીજી બીજા ડોક્ટર જવા દેવી ગુરુ રાખવા તને ના થાય તે કોક દાડો કામ ના બીજા ડોક્ટર જવા દેવી સંતોષ થવો કે શાંતિ થતી નથી નહીં આપણે ગુરુ કહીએ ને સાહેબ કઈ મને શાંતિ થતી નથી કેમનું છે આપણા શાંતિ નથી છે જયારે ના હોય ને ગુરુનામાં ત્યારે શિક્ષણ શાંતિ ના થાય એવો નિયમ છે જે ગુરુ નું મન વર્તેલું હોય એના શિષ્યો નું મન એવો નિયમ છે સમજાય પૂછો બીજું કઈ મુશ્કેલી હોય તે પૂછો આધ્યાત્મિક માર્ગમાં કઈ મુશ્કેલી હોય આધ્યાત્મિક માર્ગ ની અંદર એવું છે ને કે આપણે આધ્યાત્મિક ઉપર આમ જઈએ ને તો આપણને એકદમ આપણું મન સ્થિર ના રહે આપણે કહીએ કે આધ્યાત્મિકમાં રહેવા જઈએ આધ્યાત્મિક માં રહેવા જઈએ તો મન સ્થિર રહેતું નથી આપણે અધ્યાત્મ કેવી રીતે રહ્યા કઈ નીચે રહ્યા હતા અધ્યાત્મ જોયું નથી ચાલ્યું નથી જે બોલો એટલે શું છે કે આજે બહાર અધ્યાત્મ ચાલે છે ને એ તો લૌકિક છે લૌકિક લૌકિક અધ્યાત્મ તો હોય જ નહીં હોય શકે નહીં બહાર કેમ હોય શકે આ તો લોકોએ અધ્યાત્મ નામ પર વેપાર કર્યા છે બધા સન્મુખ કરવું સન્મુખ થવું ત્યાંથી શરૂઆત અધ્યાત્મ એટલે બનાવતી એટલે સાચું અધ્યાત્મ એટલે આત્માને વાત જ જાણવી જોઈએ આત્મા સંબંધિત તો લોકો આત્માની અધ્યાત્મમાં ભરત પૈસા બીજું છોકરા એક કોલ ફળ કરે છે અધ્યાત્મ બીજી વસ્તુ ખોળે જ નહીં તો અધ્યાત્મ લખ્યા ભાઈ કોઈ પુસ્તક બીજા વિચારો ભેળસેળ થયેલા હોય વિચારો બીજા ભેળસેળ ના થયેલા હોય એ તો ચોખ્ખું ક્લિયર જ હોય આત્મા સમજમાં જ હોય એનો કેવી રીતે રસ્તો રસ્તો એક વાર તો આ રસ કોને બનાવી એ કહો મને ઈશ્વરે ઈશ્વરે એ કોને તમને કહ્યું આવું જૂઠી વાત જૂઠી વાત આવું શાસ્ત્રો અનુસાર સાંભળતા આવ્યા છે હા તો શાસ્ત્રોમાં કહ્યું છે તે સાંભળતા આવ્યા છે શાસ્ત્રો એવું કહ્યું જ નથી કોઈ જગ્યાએ આ તો સંપ્રદાયિક શાસ્ત્રો વાળા બધા પુસ્તકો લગાડે સંપ્રદાયિક પુસ્તકો કહેવાય શાસ્ત્રો ના કહેવાય શાસ્ત્રો એવું હોતું નથી વેદાંત પર જગ્યાએ ખરું ભગવાન આપ્યું છે વેદાંત એ શાસ્ત્રો કહેવાય ભગવાને ક્રિએટ કર્યું ત્યાં તમે શું કરો છો ક્રિએટ ક્રિએટ એનું હ્યુમન ક્રિએટ કરો છો દરેક માણસ કે જે ક્રિએટ કરે છે હે દરેક માણસે શું ક્રિએટ કરે છે એ ભગવાન કોને ક્રિએટ કરે છે એ જોવાનું પડશે પહેલી જોવાની પડે પેલા ક્રિએશન કોનું છે આપણી સત્તા કેટલી આપણી સત્તા કેટલી નહીં આ બધું જોયા આગળ પોલમ પોલ નથી આ જગત એક્ઝેક્ટ જાણવું પડશે સમજ પડે ને કોને બનાવેલું લાગે છે ભગવાન બનાવેલું લાગે ભગવાન નહીં બનાવેલું ક્યાં રહેશે ભગવાન ભગવાન તો સર્વ આપીને હૃદય હા એ રહેતા પર રહેતો નથી આવે ને સર્વ આપી અને હૃદય ની અંદર સર્વ વ્યાપી અને હૃદય ની અંદર રહે હોય ના કોઈ વસ્તુ એક હોય ના હોય પણ દાદા બે કે છે એ બે વાત કે છે સર્વવ્યાપી અને હૃદયમાં રહે છે એમ બે વાત કરે સર્વવ્યાપી અને અને હૃદયમાં કોઈ રહેતું તો ફૂલ મન છે તેને આપણા લોકો આત્મા તરીકે આ લોકો બહારના લોકો સંપ્રદાયિક મનવા રહે છે હૃદયમાં ફૂલ બનશે સ્કૂલ સ્થુલ મન પ્રગટ થાય છે પુનર્જન્મ માનો છો નથી માનતા તો પુનર્જન્મ માનનારો છે તે ક્રિએટર માનવું ના જોઈએ પુનર્જન્મ નથી જાણતા તે લોકો ભગવાને ક્રિએટર કે કારણ કે કોનું સર્જન છે ખબર પડતી નથી એટલે એમને કેવું છે હિન્દુસ્તાન લોકો પુનર્જન્મ માને છે એટલે મેં કહ્યું મારું ફળ ભોગવવાનું છે મારું જ પ્રોજેક્શન છે ત્યારે ભગવાન વચ્ચે જ રોજેકિન કોનું છે આપણું આપણે વાય વાય વાય માંથી બોલીએ કે તું ચોર છે તો વાય શું કે છે ભગવાન ને ક્રિએટર માનવું છે પણ હિન્દુસ્તાન લોકો જો ક્રિએટર માને તો પછી તમે સમજ્યા શું અમથી અક્ષરી અને કુભાર નથી કે આવું બધું ક્રિએશન કરે the world is it puzzle itself puzzle થયું છે God has not puzzle this world at all only scientific circumstantial evidence છે આ શું છે સાયન્ટિફિક સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એ નહીં જવું પડે તમારું ઉપરી કોણ કોણ રહ્યું આવે તમારું ઉપરી કોણ રહ્યું એમ કે એટલે સમજણ ના તો ઈશ્વર આપણો બોસ તો ઈશ્વર તો એ તમારું સ્વરૂપ છે ઈશ્વર તો તમારું સ્વરૂપ જ છે તમારી જાત જ છે સ્વરૂપ ખરું પણ એની અંદર કંઈક એવું છે કે જો સ્વરૂપ પોતે હઈએ તો પોતે કોઈ વખત ભૂલ ભૂલ કરેલા કર્મ ના કરી શકીએ કે જે ઈશ્વર જે સ્વરૂપ આપણે પોતે હોઈએ તો ભૂલ કરેલા કર્મ ના કરી શકે ભૂલ કરેલા કર્મ ન કરી શકે ઈશ્વર જો સ્વરૂપ આપણે પોતે હોઈએ તો આપણે જે ભૂલો કરીએ છીએ તે ભૂલો આપણે ના કરીએ ના આપણું સ્વરૂપ છે આ સ્વરૂપ નથી અત્યારે ભૂલો કરે છે સ્વરૂપ નથી વિકારી તત્વ છે આ પ્રકૃતિ છે શું છે સ્વરૂપ પ્રકૃતિ ના હોય સમજાયું તમે આ પ્રકૃતિ છે વિકાર છે આ વિકારી ભાવ થી વિકાર ઉત્પન્ન થયેલો સંસારી વિકાર થી સંસાર વિકાર ઉભો થયેલો પ્રકૃતિ ઉભી થઈ તે પ્રકૃતિ હું છું એ માનવામાં આવે છે એ ભૂલ છે આપણી પછી સ્વરૂપમાં પ્રકૃતિ ના થાય કેવા અને એ જ ભગવાન છે ઉપરી કોઈ તમારું નથી તમારું ઉપરી બ્લન્ડર અને મિસ્ટેક કોણ ઉપરી છે હા બ્લન્ડર હા બ્લન્ડર કયા ભાનુભાઈ ભાનુભાઈ ભાનુભાઈ હું ભાનુભાઈ છું એ સાચી વાત છે એ નામથી છે નામથી છે હા ના તો ઓળખ પણ તમે ભાનુભાઈ છો અને નામને લીધે છું એમ નામને લીધે છું એમ હા નામને લીધે નામ ખરેખર શું છો માય નેમ ઇઝ ભાનુભાઈ લખો છો તો આઈ કોણ who is I there I mean itself I itself છે આઈ એટલે માય સેલ્ફ માય સેલ્ફ કઈ કયા ભાગને માય સેલ્ફ કહો છો એટલે સેલ્ફ એટલે મીન્સ પર્ટિક્યુલરી પર્ટિક્યુલરી વ્યક્તિ જે છે માણસ એને હું કહું છું જે પર્ટિક્યુલર જે માણસ છે એને હું સેલ્ફ કહું છું પર્ટિક્યુલર માણસ એને હું સેલ્ફ કહું છું અત્યારે તો સમય થતે ભાનુભાઈ તમારું નામ છે ભાનુભાઈ બોલે છે હા એટલે ભાનુભાઈ ના ભાનુભાઈ નામ છે તમારું આ ભાનુભાઈ માય બે રીત ભાનુભાઈ આ ભાનુભાઈ હોતો જ નહીં આવ્યું કેમ હવે સમજણ પાડો કે શું છે એટલે આ શું છે આ છું જે તમે છો જાણતા નથી તમારી જાત જાતને અરે લોકોએ ભાનુભાઈ નામ પાડ્યું છે તમે પણ માની લીધું કે હું ભાનુભાઈ છું પણ એટલું સારું ડાયા તો કે માય એ રીત પામી એટલું બોલું છે એટલે આ એની પાસે રહેલું છે તમે હતો ને એટલું એટલું રહ્યું નહીં તો મા એને એટલે આ હું ભાનુભાઈ છું એ રોંગ બિલીફ બેઠી છે રોંગ બિલીફ રોંગ બિલીફ કેવી બિલીફ બેઠી છે રોંગ બિલીફ જે તમે નથી ત્યાં તમે આરોપ કરો છો કે હું ભાનુભાઈ છું એ રોંગ બિલીફ બેઠી છે જે છો એ જાણતા નહીં હોવાથી તમને આ નથી ત્યાં આરોપણ થયું તે બ્રાહ્મ બિલીફ બેઠી છે તે હું ભાનુભાઈ જે ફર્સ્ટ બ્રાહ્મ બિલીફ હું આ ભાઈનો ધણી સેકન્ડ બ્રાહ્મ બિલીફ હું અને મામો છું કાકો છું અનકુઓ છું પટેલ છું એ બધી બ્રાહ્મ બિલીફો કેટલી બેઠી છે હવે આટલી બધી બ્રાહ્મ બિલીફો માણસ કેવી રીતે સમ્યક દર્શન પામે સમ્યક દર્શન એટલે રાઈટ બિલીફ સમ્યક દર્શન એટલે રાઈટ બિલીફ માં આખી બધી રોંગ બિલીફો બેસેલું હોય અને રાઈટ બિલીફ પામે જયારે રાઈટ રોંગ બિલીફો ફ્રેક્ચર થવાય ત્યારે રાઈટ બિલીફ રાઈટ નામ સમ્યક દર્શન પ્રતિથી પોતે પોતાની નામ સમ્યક દર્શન અને જે અત્યારે તમે નથી તે તમે થઈ છે હું પણ આવી તે એમના મિથ્યા દર્શન સમજ એટલે સંસાર ભટકવાનું સાધના બહુ તારા ભટકવું છે નથી ભટકવું સાર ખાઈ જો તો લાઠી વાળો ગાતો તો આથી પચાવ ઉપર હે ભરતી નાટક વાળો આ સંસારમાં કરી મેં બહુ રીતે તપાસ સાર આ સંસારમાં જોયો માથે પર વાતો ને બહુ રીતે તપાસ કરી બોલ્યો છે કેટલી રીતે તપાસ કર્યું ત્યાં એવું તમે તે તપાસ કરી કે અમદાવાદ બહુ છોકરા પાછળ પડ્યા છો તપાસ કરી છે તારે એ બધું કરી આપ્યું છે કે એ બધું કરી આપ્યું છે એટલે જીવન પગલ ઇન્સ્ટાઇલ પગલ થયેલું છે ભગવાને નથી બનાવ્યું અને ભગવાને બનાવ્યું હોત તો એની શરૂઆત થાય થઈ નથી બિગિનિંગ અને બિગિનિંગ થાય તો એન્ડ આવે ના આવે તો એન્ડ વાળું આ જગત નથી બિગિનિંગ એન્ડ વાળું આ જગત નથી અનાદિ અનંત છે આજે તમારી ત્યાં પુરુષ છે અને આ તમે જે નથી જાણતા ત્યાં જેટલા પ્રકૃતિમાં રમો છો પ્રકૃતિની અંદર પ્રકૃતિમાં રમણતા કરવી એનું નામ સંસાર અને પુરુષમાં રમણતા કરવી એનું નામ મોક્ષ શું કહ્યું પુરુષમાં રમણતા કરવી અંદર હા શરીરમાં વાત કરીએ વાત વાત આ શરીર એક આપણી પાસે આ માય નું બધું એકી દુકાન છે માય બધું બાદ કરી નાખીએ તો શું રે તો બાદ કરો છો my this is my work સારું કીધું માય church, માય My બસ my My head, bad. My eyes, bad. My શું શું બાદ કરી છો કોઈ વસ્તુ નહીં મુકાય બધું બહાર મુકત પછી શું વસ્તુ રે અંદર બસ હાથમાં રે હાથમાં રહે કે છે હા પણ શું શું બહાર બહાર શું શું મૂકશો હા કશું નહીં મન મન બહાર મૂકે મન મન બુદ્ધિ ચિત્તના અહંકાર રહેતો હોય ને પણ માણસ ક્યારે બહાર મૂકી શકે જયારે માણસ મરી જાય ત્યારે આ બધું બહાર મૂકી શકે આંખે આંખે બધું મૂકી શકે કે છે માણસ જયારે મરી જાય ત્યારે આ બધું બહાર મૂકે મૂકી શકે માણસ જયારે મરી જાય ત્યારે આ બધું બહાર મૂકી શકે હા પણ આ બધું મૂકી શકે પણ તોય નથી મૂકાતું તોય જોડે લઈ જાય માય આત્મા માય કહેનારો આય અને માય જોડે લઈને તૈયાર એટલે કર્મ લઈ જાય છે પૂરો થયો નહીં તમે જ્યાં રિયલાઇઝ કર્યું નહીં અને મુક્તિ તો એ થઈ નહીં એટલે પાક પુણ્ય બંધાયું માટે જો પુણ્ય બંધાયું હોય તો ક્રેડિટ ભોગવવા જાઓ અને પાપ ડેબિટ ભોગવવા જાઓ ભોગવવા જવાનું તમે ખબર પડી ગઈ એટલે બાદ કરવામાંથી શું બાદ કે માય આ મારું કે મા શરીર છે શરીર બાદ શરીર બધું બાદ કરો તો શું શું બાદ રહે છે અહંકાર બુદ્ધિ ચિત્ત એ બધું રહે છે ને શું રહે છે અહંકાર બુદ્ધિ છે કે અહંકાર મારો ના બોલાય અહંકાર આય કે માય માય અહંકાર નું કોઈ રૂપ જ નહીં અહંકાર નું કોઈ રૂપ જ નથી બધા તત્વો કાઢી નાખો પછી તો કશું રહ્યું જ નહીં ને માય મૂકી દો માઇન્ડ આય માઇન્ડ કે માય માઇન્ડ માય માઇન્ડ ગાય mind my mind my mind તો બહાર મૂકી દો પછી આયમ ચિત્ત કે બારું ચિત્ત મારી બુદ્ધિ તો બાકી બધા ખસરો પણ એ મુકાતો નહીં એનું છું એ કેવી રીતે મૂકવો મૂકવો કે મુકાતો નથી એનું શું નહીં તમે મૂકવાનું નથી એ બધું હું મૂક્યા નહીં આ તમને સમજાવો તો આ બધું મૂકીએ તો રહે છું રહે છું એ કોને વિચારી અને કહો કે આ બધું મૂકીએ તો તમારી પાસે શું રહે જીરો જીરો રહે જીરો જીરો ના જીરો તો હોય નહીં માય મૂકી દે એટલે આ એટલો રે કોણ રે આય આય I without my is God. I with my is Jivatma. I without my is God. આમાં I ને by my બે છે ને માય બાકી મૂકી દે તો ભગવાન જ છે આ માયનો લફડો હોય ગયો તેનો આમ જીવાત્મા થઈ ગયો નહીં તો શિવ જ છે માયના તમે હું વગાડેલા આવડે મોટા એ ગયા તમે ભૂતો મારે મૂકવાનું બાકી મૂકી દેવાય કે કવિ મૂકી દે પણ આ એ બધું હું મૂક્યા દાદા એ જ કહેતા હતા કે આ બધું મૂકું શી રીતે એમ જ કહેતા હતા અને ત્યાં છતાં લોકો આવું મળે તોય કશું થાય નથી કારણ સેપરેટર જ્ઞાની નું જોશે શું જોશે જ્ઞાની નું જોશે તમારી સમજણ સેપરેટ કરવા જાઓ એ શી સમજો હા આટલાથી બીજી ઘણી વસ્તુઓ રહી છે તે હવે પછી મૂકી આવી જે તમારા મનુષ્યો ના ખ્યાલમાં જ ના હોય શું રહ્યું છે તે આટલા બધી મોટી મોટી વસ્તુઓ માય ઇકોઇઝમ ને માય જીન મારી પણ બીજી ઝીણી વસ્તુઓ રહી છે તે કેપેસિટર જ્ઞાની જોઈએ કેવું જ્ઞાની જોઈએ નહીં તો નહીં તો સાપરેટ નીકળે શું નીકળે આ સાપરેટ કરે ને એ નીકળે આત્મા કાઢવો જ્ઞાની નું સેપરેટ છે એટલે તમે કાર્યાધીશ કેટલા દાડા મુકામ છે કેટલા જણા જવાના છે તે તું જે ખોરું જ્ઞાન જ્ઞાની પાછા કેવા જ્ઞાની જોઈએ જોયેલા છો બુદ્ધિ વગરના જ્ઞાની જેના ધ્યાન પર બુદ્ધિ ના હોય એવા છે તો બધા બોલે છે પડોશી ધર્મ તો દાદા બજાવવો પડે ને બરાબર હતું લાખ પાંચ લાખ થાય છે ના દસેક લાખ થયા પછી પણ કહી દઈશું દસ થાય છે કે ના અને આ અંદર પોતાના બોલની કિંમત જ નહીં પોતે નક્કી કરેલું હોય બોલ એની કિંમત જ નહીં રાતે રાય ઘડી ફરી જાય બોલની કિંમત છે આ લોકોનું હવે નક્કી કર્યું હોય આપણે કે ભાઈ તમારે કઈ બધી જોઈએ પાંચ લાખ ચાલો પાંચ લાખ નક્કી કરો પાંચ લાખ થાય ત્યારે ખરીદ ગયો ભાઈ જો લાકડા નું કોઈ એને એક્સચેન્જ રાખવાનું હોય ને એવું કરે તો બધા એક્સચેન્જ આપે એટલે આ ભગવાન ક્રિએટર ક્યાં છે માનો ભગવાન તો તમારું સ્વરૂપ છે અને એ પ્રકાશ આપત્તિ ચાલે છે આ તો આપણે સ્વતંત્ર કરતા રીતે કામ કરીએ છીએ ઇગોઇઝમ થી ઇગોઇઝમ એટલે શું પોતે નહીં નથી કરતો ત્યાં પોતે કર્યું છે એમ કે છે લંડન તો કોઈ ઠંડા જવાની શક્તિ હશે ખરી આખા લંડન માં કોઈ ઠંડા જવાની શક્તિ હશે ખરી જાય છે કુદરતી રીતે જાય છે હા કુદરતી કુદરત બંધ થઈ જાય તો એને તારે નહીં કહ્યું તારે ડોક્ટર બહુ મોટો હતો पाती डॉक्टर दोनों तो ला सुधारियो थे री कि जे Zoom करो ज्यादा બે ટીકો પતત કિધર સે ઉત્તર દે બે ટીકો માકરણ દે કે હે ડોક્ટર અરમણા લકન લકન પર પીપ પાકતો હોય પાત્રા આવને આરે બે ટીકો નહી પડતા અંતરા પીત કાતો આતે ગયે ઈવેલ પાની માક જ ન કે કઈ ર નિરાતે ઘરે ના આવ્યા છે ને હવે વધારે બાકી ના હોય જ્ઞાની બુદ્ધિ ના હોય જ્ઞાની પ્રગટ તો એ થયેલા મારા થોડા ફૂટે છે ને તેથી એ મને મારા દર્શન એમને કરો સ્વાદ આવ્યો ના આવ્યો ભાઈ હા અમૃત બિંદુ વખત પડવાનું છે સાયન્સ ભગવાન નું નામ દીધું પોતે પોતાની ભક્તિ કરે છે તમને પોતાની ભક્તિ ના કહેવાય પોતાની જયારે જ્ઞાન વિભૂષણ આત્મારૂપ થયો તે પોતે પોતાની ભક્તિ કરે કોણ કરે પોતે પોતાની દાદા ભગવાન નથી જયકાર હજી આત્મારૂપ થયો નથી પોતે તે ભગવાનની ભક્તિ કરે ભગવાન અદભુત ભગવાનની ભક્તિ દાદા બેઠા તે પેલા મંત્રો બોલાયેલો હતો તમે હો વખત મથા કહીએ એક વખત ફૂટે બે વખત ફૂટે પહેલી વખત ફૂટી જાય જ્યોતિ ફોડો રે નમો હરિ હંસાણ બોલો નમો હરિ नमो સર્વ સાવરમ સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ બોલો જય સચિદાનંદ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વચ્ચાયાણમ નમો વચ્ચાયાણમ નમો લોએ સબ સાહુણમ નમો લોએ સવાલણમ સબ સાહુણમ નમો લોએ સબ સાહુણમ નમો લોએ શબ્દ સાહણમ એસો પંચણ મુકારો એસો પંચણ મુકારો સર્વ પાપ પરાગણ સર્વ પાપ પવણ સમંગલાણમ સસરેતે મંગલણા સમ સંવેતે હરે મંગલમ પદ્મમ હરે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ બોલશો ને આ મંત્ર બધો બોલશો ને તે બાજી પર બોલાવે તમે જાતે કારણ એ પ્રશ્ન છે હવે માનતો નાના જે પાપો તમે ભસ્મીભૂત કરો છો તેના અનુસંધાનમાં છે હવે હવે હવે જેવી રીતે પાણીના સંજોગથી મીઠું એમાં ઓગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલા શુભાશુભ કર્મોને ભસ્મ કરનારો આત્મરૂપ અગ્નિ પ્રગટ થાય છે હવે આત્મરૂપ અગ્નિ આગળ પ્રશ્નાર્થ મૂક્યો છે જેને રાગ દ્વેષ અને મોહ નથી બીજો પ્રશ્ન છે આ જેને રાગ દ્વેષ અને મોહ નથી તથા મન વચન કાયારૂપ યોગનો વ્યાપાર નથી તેનામાં તમામ શુભાશુભ કર્મોને સળગાવી નાખનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે આમાં ધ્યાનાગ્નિ પ્રશ્નાર્થ છે વાયુ થી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા વખત થી એકઠા કરેલા લાકડાના સમૂહને તત્કાળ બાળી નાખે છે એવી રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત કર્મ ઈંધણને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી નાખે છે પ્રશ્ન દાદા મારા થવાનો નથી ના નહીં આ થવા નથી આ તો આ પ્રમાણે શાસ્ત્ર પર નીકળી આપણે કહીએ છીએ કે તમે જ્ઞાન નું પાછો પ્રતિભૂત કર્યું છું તે આ પુરાવો મળ્યો ત્યારે પુરાવો હોય તો જ વાત થાય ને અને પુરાવા જરૂર છે આપણે જે બનતું હોય ને ઘણું દિગાજી બનતું પછી પછી પાછા પુરાવા બસ આ પીલખાવડે પુરાવો ખાઈ લેવો પડે કે પીલખાતા પછી મરી જાય જેવું આટલું ઘડાવી ભગવાન મારે મારે ભગવાન મારી નાખે ભગવાન ભગવાન મારી ભગવાન ભગવાન દોડા દોડ કરે જે મારો છોકરો ભગવાન આમ ગયા ને ભગવાન માર્યા એટલે ભગવાન ઈશ્વર તમને પબ્લિકને દેખાડવા માટે ભીલને નિમણૂક બનાવે નિમિત્ત બનાવે પબ્લિકને દેખાડવા માટે ભગવાને ભીલને નિમિત્ત બનાવ્યો ભગવાન ભવાઈ કહેવાય કોઈ ગયા એટલે તીર મરી ગયા પાણી પાણી કરતા કરતા મરી ગયા એ ભવાઈ કહેવાય ભવાડો કેવાય એવું દેખાડવા નહીં પડતા આ એવું કે આ તો ભવાનું કહેવાય આ તો સારી વસ્તુ છે મોટા પુરુષના હાથમાં પ્રકૃતિ નથી કોઈના કાબા કાબા પણ નથી સંદાસ થવાની શક્તિ નથી એમાં મેં કરે ભૂલું કહું છું તારે લોકો વાત કર કે જરા હા હા તરત લોકો તરત લઈ જશે તરત લેવા નીકળ્યા મોમનું દર લીધું મોમનું થઈ ગયું બધા પણ કરવો પડે અરે આપણા લોકો આ તો લઈ લે બહુ સારું લઈ લે લઈ લે હું કહું ખરો દક્ષ મને વાપી દો એટલે હું કઈ લેવા નથી કહેતો પણ મને વાપી દો એટલે તમે જો અંબારો ને તમે ફરી થાય નહીં તમે વાપી દો કઈ નહીં થાય જો અંબારો યાદ કરો નહીં તો તમે શંકા પડે તમે પાર્થિવ ભરે હજી બજાવો રાત્રિ ભરે બજાવો તમે સૂત્તમ સૂત્ર નંબર ચારસો છ્યાસી ચારસો ફાયદો થાય આપો ફાયદો ના થાય બીજી એક માન્યતા એવી ઘર કરી ગઈ છે લોકો ના મળે દત્તક ભાઈઓ આવ્યા તો દત્તક ભાઈ શું કે છે આ બાળ બાપ દાદા પૂરી કર્યો તેનો આનો ફરતો હોય જમીન હોય હોય તો આપે મૂંઝો આપતો જ કોઈ એટલે બેંક જોયે જમીન હોય તો આપે પોતાનો ઈજા કે નહીં લઈ છે નહીં છોકરો છે ને એને આપી દે તો પછી ઘણા કે છે ને કે ભાઈ પૂર્વના ને લીધે સારું ચાલે છે એવું કે છે શું ખોટું પૂર્વ ના પુણ્ય લઈ પુણ્ય લઈ ના ચાલે છે પુણ્ય ને એવું કે છે લોકો પુણ્ય આપણને લાભ પુણ્ય જોડે લઈ જાય એક પૈસો એ જવા નથી પુણ્ય ને શકો ના અને પાપે જોડે જાય એમ હોય ને તો પાપો આપતા જાય